નિયાણા ને શલ્ય અનંત અવતારથી મોક્ષની ઈચ્છા છે ને જ્યારે મોક્ષ આપનારા મળ્યા ક્રમિક માર્ગમાં ત્યારે નિયાણા કર્યા અને તેથી રખડ્યા અને અત્યારે આ જ્ઞાન જેને મળ્યું છે એનાથી તો નિયાણા કરવા હોય તો એ ના થાય કારણ કે આ અક્રમ માર્ગ છે નિયાણા કોને ઊભા થાય શલ્યવાળાને ઊભા થાય નિઃશલ્ય થયા પછી નિયાણું કેમનું બંધાય શલ્ય એટલે મહી ખૂંચ્યા કરે આ ગાદી ખૂંચે તો કહે કે બીજી સારી ગાદી લાવવી છે તે તેનું નિયાણું કરે આ નિયાણું કરે એટલે પોતાની પાસે જેટલી પુણ્યની મિલકત હોય તે નિયાણામાં હોડમાં મૂકી દે તે પછી જેનું નિયાણું કર્યું હોય તે પ્રાપ્ત થાય ભગવાને ત્રણ પ્રકારના શલ્ય કહ્યા મિથ્યાત્વ શલ્ય નિદાન શલ્ય અને માયા શલ્ય તેના આધારે આ નિયાણા કરે છે શલ્ય બધાનામાં હોય નિશલ્ય થાય નહીં આ ક્રમ માર્ગ છે તેથી શલ્ય રહિત થાય આ બંધનમાંથી મુક્તિ થઈ શકે છે વિતરાગો મોક્ષ આપી શકે છે વિતરાગોનું જ્ઞાન એ મોક્ષનો માર્ગ છે એવી જેને સૂઝ પડી છે એને તો મિથ્યાત્વ દર્શન બહુ ઊંચામાં ઊંચું દર્શન કહ્યું છે આ તો બીજાને વગોવે છે કે તું મિથ્યાત્વી છે અલ્યા તું સમકિતિ છે તે બીજાને મિથ્યાત્વી કહે છે અને પોતે જો સમકિતિ હોય તો તે બીજાને તિરસ્કાર ના કરે અને મિથ્યાત્વી હોય તો એ પોતા જેવા મિથ્યાત્વીનો તિરસ્કાર ના કરે આ તો મિથ્યાત્વી છે એમ કહીને જે તિરસ્કાર કરે છે એ તો ડબલ મિથ્યાત્વી છે મિથ્યાત્વ દર્શન થયું એ તો વખાણવા લાયક દર્શન છે આ દર્શનમાં આવ્યા પછી એને મોક્ષમાં સુખ છે અને સંસારમાં સુખ નથી એવું ભાન થાય છે મોક્ષની ઈચ્છા થાય છે એની ઈચ્છા તો સમ્યક દર્શનની જ છે પણ મિથ્યા દર્શનમાંથી છૂટ્યો નથી તેથી રઝળપાટ થાય છે છતાં એનો વિલ પાવર મોક્ષ માટેનો છે અને પૂદગલનું જોર સંસાર તરફ ખેંચવાનું હોય છે અને પૂદગલનું જોર સંસાર તરફ ખેંચવાનું હોય તો એ બંનેને જુદા પાડે આ મુસ્લિમને બંને જુદા ના પાડે એ તો કહે માલિક ઉપર લઈ જાયગા અલ્લાહ જન્નતમાં લઈ જશે કે જન્મમાં લઈ જશે તેથી તો અલ્લાહ ફસાઈ પડ્યા છે કે આ તો માથે પડ્યા સંપૂર્ણ મોક્ષ માર્ગ ક્યાં હોય વ્યવહારને સહેજે ખસેડ્યા વગર હોય તે સંપૂર્ણ મોક્ષ માર્ગ આ વ્યવહાર ખસેડો તો તો સામાને અડચણ આવે સામાને દુઃખ થાય ત્યાં મોક્ષ માર્ગ ના હોય જ્યાં ફૂલ વ્યવહાર અને ફૂલ નિશ્ચય હોય ત્યાં મોક્ષ માર્ગ છે આપણે અહીં તો વ્યવહાર નિશ્ચય બંને ફૂલ છે મોક્ષ માર્ગ ક્યાં છે બધી નાતના જ્યાં બેઠા હોય છતાં કોઈને વાણીનો વાંધો ના આવે ત્યાં વાઘરી બેઠા હોય ચોર બેઠા હોય કે પછી કોઈ યુરોપિયન હોય કે મુસ્લિમ હોય છતાં કોઈને અહીં વાણીનો વાંધો ના આવે સૌ કોઈ સાંભળે આવું તો ક્યાંય બનેલું જ નથી એક મહાવીર ભગવાન પાસે આવું બનેલું અને અહીં બની રહ્યું છે ભગવાન નિરાગ્રહી હતા